તેર પાંચ સત્યાસી સો રામોન બિની અલાહમ અલા સવારે તેર બાર સત્યાસી સવારે રામોન હોલમાં નાખી બહાર ચાલે બહાર જોખમ ચાલે ગુજરાતમાં કરીએ બધા જાહેર નહીં લાગે પણ જતે દાડે તો દાદા એમનો અહંકાર જતે દાડે તો એમનો અહંકાર નિર્મૂળ થવાનો ને જતે દાડે તો એમનો અહંકાર સંપૂર્ણ જવાનો ને જવાનો થોડા થોડા નથી પીધા તો ગરમી થી ગરવા છે ને આ બંધાઈ ગયું અથવા એમ બંધાઈ ગયું બંધાઈ ગયું થઈ ગયા થોડા ભેગું થાય ને આપવાનું વધે કે વધે જ નહીં ત્યાં વધે <laughs> છે કે દુનિયા જે પાડું જીતીએ कहा जब मियाँ के पाँव में जूती હવે તો એ દાન કરે ને તો એ વ્યવસાય એ તારે દાન થાય પરિવાર જેવું થાય એટલે કાલું આપણું ચાલે અને એ ચાલે મેં તો જીત્યા ના મળે લોન લઈ લીધો હોય તો તમે કેવા ગમી એ કહેવા તમે ગમી મેં તો દ્વિતીય ના હોય <laughs> દરાજે બદલાઈ ગઈ કોણ કહું જય તમને આધારે પડ્યા પોતાનું સતત થયું તમે સતત થયા યોગા તો એ કરે એ સંતુલન થયેલા કરે એ સારું કરેલું હેલ્પ કરેલું લોકોને હેલ્પ કરેલું ઘણું સારું કરેલું દાદા પૂછે છે મહેશ મહેશ પૂછે છે કે અહીંયા કેમ અમેરિકન લોકો બહુ ઓછા છે અને અમે લોકો કેમ અહીંયા છે જેને આ ગુજરાતી આવડતું નથી તોય અમે લોકો કેમ થોડા અહીંયા છે કેમ અમે કોઈ જગ્યાએ જ્યાં ઇંગ્લિશ બોલતા હોય ત્યાં નથી સાથે પ્યોર પુણ્ય હોવું જોઈએ આ મળવું બહુ મોટું જબરજસ્ત પુણ્ય છે તમે That's an exception. આપડી ઈચ્છા જ નહીં હું તો અહીં ના આવે તેમ આવે એવું કરું ટેમ્પરરી બેનિફિટ અને પરમાનન્ટ બેનિફિટ નો ડિફરન્સ કેવી રીતે ખબર પડે બધા પરમાનન્ટ લાગી ગયા પરમાનન્ટ સુખ ચોવીસ કલાકનું સુખ તમારે હોય નહીં. Permanent is you are happy all the 24 hours. Temporary means it comes and goes, comes and goes. You know the difference. It never goes. It never goes away. Permanent This is permanent. temporary. what do you temporary. Whether Dada is here or in India. only Do you experience? Well, her question is, do you feel permanently happy that dad is here or even if he is in India, do you feel permanently happy or you have only temporary happy? comes and goes. Happier. But when he's not here, are you happy also? This is the wonder of the world. Permanent. Uh, state of mind that we talking about. So, દાદા એને અત્યારે હેપીનેસ છે ને તે આવે અને જાય પણ એને એવું લાગે છે કે એને એક ટાઈમ આવશે કે જયારે એ પરમાનન્ટલી હેપી જ રહેશે પણ અત્યારે તો આવે ને જાય એવું છે આ બધા પરમાનન્ટ કારણ તમે પૂરેપૂરું સમજેલું ના હોય ને તે. પૂરેપૂરું સમજાયેલું ના હોય The wrong problem is that you almost understood it completely. And when you understand totally and completely, then you too will be experiencing happiness. That's why I told you learn Gujarati. And also, uh, you know, you come when he's here, he's going to be here, you can ask him all the questions you મૂળ બદલાઈ ગયેલા તમે ગુજરાતી ભાષા શું સમજી જાઓ દાદા એમાં રસ તો કાયમ મૂળ બદલાઈ જાય મૂળ સબ્જેક્ટ ગયા તો આપણે બધા સમજાય એટલે તું આ લાખમાં લાયા છો આ તો દસ લાખ નીતિ લાખમાં આપી દો એવું અમદાવાદ કેટલો આવી જાય એવું આ પાસે કારણ કે પોતે સમજી ગયા પતાવી દીધું બધું અંધેરી હોય તેમ કરો ના અંધેરી હોય તેમ વધારે સંયોગો બે જ વસ્તુ છે સંયોગો પોતે ઉભા કરેલા પોતે ઉભા કરેલા એટલે ઉભા કરેલા બેસી જાય એટલા માટે જોઈ સંભાળ જોઈ નિકાલ કરી નાખવાનો ઉભા કર્યા હતા વિષમ ભાવથી ઉભા કર્યા હતા રાગ દેશી હવે સંભાળથી જોઈ એટલે પછી આપણે મુક્ત થયા સંયોગ અભિયોગી છે ભાવના સંયોગ અભિયોગી તમારે કાર્ય જરૂર ના પડે એની મેસેજ જતા જ્ઞાન મળ્યું હોય સુધાર પ્રાપ્ત થઈ ગયો હોય ત્યાં સહયોગ રહ્યા તમારા ગયા ગયા ગયા જ્ઞાન ના પડ્યું સંયોગોમાં સન્માય ગમતા સંયોગોમાં રાગ કરે ના ગમતા દ્વેષ કરે અને આપણે ગમતા હોય ના ગમતા બધા આપણે બીજું જે કોઈ દખલ નથી કોઈ છે આની બહાર જે આપણે બધું કુદરતી છે કુદરતી છે એમાં આપણે ભલે ગયા જ્ઞાની બોલે મુક્ત કરે આપણું ઉભું કર્યું નહીં આપણે ઉભું કરીએ જ નહીં ને આવું જ્ઞાની કરીએ કરવો છે ટાઈમ હશે વ્યતિરેક ગુણોથી ભૂલ થઈ ગઈ વ્યતિરેક ગુણોથી ભૂલ થઈ ગઈ ક્રિએટર નક્કી કરે મેં છે નહીં છે નહીં ક્રિએટર કુંભાર છે કુંભાર આવું તદ્દન પાસે કોઈ બોલેલું નહીં ના કોઈ ટોટલ લાગી જાય લાગી જાય સંતને કહીએ કે ભગવાન નથી પણ એવું બોલે છે એમાં કહે છે ગયો ને કોઈ છે નહીં રાજા વૈભવ ના હોય એવું ભોગવી રહ્યા છો હા હોવ હોવ હોવ તો એમાં શું શું ભાઈ હા ઉતરે હા ઉતરે ગોળ લોકો મારી હતા જેવા થઈ ગયા એ જાય આનંદ થઈ ગયા ભાઈ સંઘ સંઘ થયો તો જ્ઞાન મળશે નહીં આ સઘન ના થયો તો પૂરતી વગર થાય આપણા થોડે તો તારે ભાઈ ભાઈ મનમાં જ રહ્યા કરે જોબ ક્યારે જોબ ક્યારે રાતે હું ક્યાં આવી એટલે નડે એટલે નડે એટલે નક્કી પ્રશ્ન કરે જોડે બેસીને જમવાથી પીતા હોય એક જેવું લાગે ખરી વાત એક કુટુંબ જ લાગે એક જ કુટુંબ નો પરિવાર લાગે દાદા કુટુંબ દાદા પરિવાર મુંબઈમાં મુંબઈમાં જેટલા આવે છે ને તો મને કહેવાય છે મારે તો પાંચ લાખનું કરી પાંચ પચાસ માણસ નથી તું કરતો જ બસ મારી હાલ તો હજાર બે હજાર નથી સમજ્યા મહેમાન રસોઈ કૌરવ અને પાંડવનું યુદ્ધ થયું ત્યારે અશ્વસ્થામા એ દ્રૌપદીના પાંચ દીકરાને મારી નાખ્યા તેથી અશ્વસ્થામાને મારી નાખવા પકડી નાખ્યા લાવ્યા દ્રૌપદીને દયા આવી એટલે એને મારી ના નાખશું કોઈ એટલે પછી એને જીવદાન આપ્યું અને એનું મુંડન કરાવ્યું અને ભગવાન એને અમરપદ આપ્યું લોકો કહે છે કે ભારતમાં જંગલોમાં રખડે છે વાત દાદા સમજાવો હજુ જીવે છે એમાં સામાન સમજાવવા માટે છે કોલમ કોલ કોલમ જે સમજાય માટે બરોબર છે ઉકરિયા બનતો હોય તે તમને નકામ હતું પણ એને કામ ના એટલે કશું નકામ નથી પણ આપણા માટે નકામ સમાધાન કર્યું આવું નાગર બાગે સાચો જ્ઞાન દાની હૃદય અંદર નથી દબાવ જ્ઞાન જ્ઞાની નથી ચોપડી ના હતું ચોપડી નું કલ્યાણ થઈ જાય સંજોગો તો બધા જતા રહે અહીં આવવાનો ભાવ થયો સંજોગ બધા સીધા થઈ જાય બધા સીધા થઈ જાય આ બધા સીધા થઈ જાય ને કોઈ દાદા નામ દીધું સંજોગો સીધા તેથી કૃપા જે સુણ્યું નથી સત સધ્યું નથી જાણ્યું નથી હજુ સતત સુણ્યું નહીં કોઈ સત્ય વસ્તુ છે ભોણ જ નહીં તો વાંચ્યા કરે શાંતિ જરા જ્ઞાની પૂછ્યું આપણી આજ્ઞા દિન રાત કેટલા કલાક ની આજ્ઞામાં રહો તમે ચોવીસે કલાક ની બધા ચોવીસ કલાક આ છોકરી ચોવીસ કલાક ચોવીસે કલાક સેટરડે કોઈ જાતનું દુઃખ થાય અમારે પાસે સંસારમાં રહેવા ખાવ પીવો બધા થાય એમ કે છે બધું સંત પુરુષો ને સોંપેલું જ છે સંત પુરુષો ને બધું ચિંતા ઉપાધિ બધું સોંપેલું જ છે સોંપેલું રહે ને જીવા ફોટા ઉપર રૂબરૂ મળેલા હોય ત્યાં રૂબરૂ બેચાર પ્રગટ હોવું મહાવીરાજ કામ નહીં કરે આ તો જે છે તેનું લોકો મહાન પુણ્ય ગુનો હોય સમજે પડે હાલ મારે કપાલ ધર્મ અરે મોડાની ગતિ આવે તો બહુ થઈ આ કામમાં ફરી મોડાની ગતિ ના આવે આપડે એટલે અવતાર ભોગ નહીં ચાલે ચોવીસે કલાક આપણે બધું પડશે તપાસ માનવું પડશે ને તપાસ માની હશે કલ્યાણ થઈ જાય જે પોતાનું દામણ દાપડે હવે રહે નહીં એટલે સસન કે છે ભગવાન પોતાના દામણે સન તેથી ખરેખર નામ તો Thank you. તેથી કપડાં કર્યું અનંત સત્પુરુષ દહી ગયા પણ સત સૂર્ય નથી શક્યું નથી પ્રગટ હોય થવા જોઈએ પ્રભાવ પ્રગટ હોય ને એનો જીવતા બે વાર થયા ભાઈ જીવને બંધન ભૂલી જાવ પોતાના દાપણ ના કરવા જાય તો કહે છે ને રોકે રજીસ્ટ્રેશન તો આવે વચ્ચે રોકે રજીસ્ટ્રેશન તો આવે વચ્ચે કહ્યું છે ને પ્રસંગ એક મિનિટ રોકાયો નથી કોઈને કારણ કે જ્ઞાની પુરુષ ના પાસે રહેલો હોય તે છે જ્ઞાની રાખી આવું કર્યું જ્ઞાન પોતા પણ ના હોય બેન કે છે આપણે જ્ઞાની પુરુષે યાદ કર્યા કરતા હોઈએ તો એનાથી આપણું બંધન છૂટે પછી આપ લોકો નાની પુરુષ હમણાં તમારે યાદ કરવા પડે યાદ હાજર જ થઈ જાય યાદ કરવા પડે બધું રીતે એમાં પછી વરે નહીં સાંભળણ કહેવાય તમારે યાદ કરવા પડે સારું યાદ કરવા પડે નિર્દર દાદા દેખાય ચોવીસ એક લાખ દાદા દેખાય યાદ કરવાની મજૂરી કહેવાય એમાં શું કશું ના કરતા એના કરતા સારું છે શું કહ્યું કઈ ના કરતો હોય તેના કરતા સારું બંધન શેનાથી જાય બંધન શેનાથી જાય નાની પુરુષો બધા પછી બંધન હોતું છે બંધન લાગે છે બંધન ના મુક્ત જ હોય તને મુક્ત લાગે છે એમ કે છે કે અહિયાં મારાથી અવાતું નથી પણ હું ઘેર બેઠા બેઠા તમને સંભાળું છું યાદ કરું છું ત્યાર આવવા જોઈએ ઘેર ભરવા આવવા જોઈએ ઘેર બેઠા આપણને દર્શન આપવા જોઈએ રાત્રે એવું દર્શન થાય બધી એવું કરાવે મેં ઇન્ડિયામાં હોય તો યાદ કરું સારું કશું નહીં કરતો સારું એટલું કશું તે સારું આ તો આખું ઇનામ જોઈતું હતું વાત તારી ભેગા ને ભાવ પણ Your mother was that means all the same. Yeah. They made you sit in the afternoon again. I gave it to her this morning. Going on since um, morning. Okay, આ તો બંધન મોક્ષ નું દાન આપવા જેને જોઈ તે મોક્ષ નું દાન આપવા જ્ઞાની પછી મળ્યા પછી જો મોક્ષ ના સાહેબ મારી પાસે આવશે કે ગમે છે તમને ગમે છે ગમે છે તો ગમે છે Stop that thing a little bit. એટલો ભાગ સારો ના થાય એ બગડે શું One is Ratnagiri in Maharashtra, another one is in Gujarat, that is Volta area. What is that, Harry? Vansalia. પડદા કેરી હારી પડતા slipper What you say, the, uh, whatever you see right now, or whatever you experience right now, is all relative one. Relative. But there is something else which is real one. Real, reality. So you have never seen reality. The reality cannot be seen with these eyes. It cannot be experienced by senses. is beyond all these things. All these are relative eh, eh, and temporary. temporary. Relative and temporary. All these are. But there is real. Not temporary, permanent. there is real. Real is always permanent. It's not temporary. Mm -hmm. And that reality he has achieved. And he okay. remains all the time in that reality, not in relativity at all. Even though we see... But he is not in body, he is not in speech, he is not in mind, he is completely separate from his body. He remains all the time in his soul. So he has the, the peace that comes from that. Yeah, full of bliss and happiness and um, for all the time. Mm-hmm. And he gives... That's what everybody tries to achieve, but very yeah. few people ever yeah, very close it's very to difficult to achieve, but he... There are six eternals mm-hmm. in this world, permanent. What are the sects? એ કયા છે એમ પૂછે છે એ કયા છે વન ચેતન છે ચેતન one is soul pure soul ચેતન another is matter visible thing બધું ફોડ પડે સારો પડતો third one is space space space fourth one is motion motion. Fifth one is inertia. See, you cannot, see, a soul doesn't have power to move. Even matter doesn't have own power to move from one place to another. There is another uh, eternal thing. ચેતન ઇંગ્લિશ માં શું કે છે Mhm. Soul. which makes, Huh? makes the, Soul. હા all these things to move from soul is permanent Mhm. Soul is permanent Right. there are six permanent Mhm. Okay. time. Time is also a, Time is time is the sixth one. yeah. soul is permanent Well, how do you how do you get the um, the peace? એ પૂછે છે કે પીસ કેવી રીતે મળે પી- શાંતિ પીસ કેવી રીતે મળે હા તે જ. મળવા રસ્તો છે To get away, get, get away from materialism. Yeah. if you know thyself Ah, that's one. Ah, there is complete. Who are you? Up, what is your name, Apka? What? What is your name? Harry. Harry. Hmm? Harry. Bola. Harry, Harry. Harry, you Harry. Mm -hmm. but not you are Harry. Your name is Harry. Yes. Who are you then? Who am I? Mm -hmm. Yeah, then yes. that's who am I. Your name is Harry, not you are. You say that my name is Hari. Okay. But that's the name given to you. Mm -hmm. But that, that is not you yourself. Who am I? Ah, that is who is who are you then, the real. Okay. આવો આવો આવો આવો બેહો બેહો આપણે વાતચીત કરવા સાહેબ આયા છે કઈ બેંક ના છે અમારી બેંક ના આપણે બધું આપણી બધી મોટેલ છે ને તેની બેંકમાં આપણે એ કરે બહુ હેલ્પ કરે છે દાદા એના કારણે એ બહુ મદદ કરે છે આપણને રિયલ સિચ્યુએશન કહો કહે છે હા I tell you everything okay very correct imaginary correct not correct only scientific circumstantial evidence વિજ્ઞાન થી ઉભું થયેલું છે કે જગત કોને The world say God is the creator of this world, they say. That is image. એ શા માટે બધી બધા ચીજો આમ આ ખાય તે ખાય ફળું ખાય પછી વળે નહીં પછી બધા પીએ. દોડાવી દે એમ કરીને કહ્યું તમને ફીર થઈ હા દાદા નીચે કહ્યું મને આજે કઈ લાભ લેજે કહ્યું એને મેં મને એવું લાગે છે આગે એકસો પચીસ મીના કે એકસો ને પચીસ વર્ષ એકસો ને પચીસ વર્ષ થશે દાદા નામ કે એવું ચોખ્ખું છે અંદર ગંધવાળો નથી હોય જ નહીં ને દાદા બધાનો પ્રેમ છે બધા ને હા હમણાં ભરાઈ ઠંડો પવન નથી હતા પાંચ સત્યાસી સંજય હોલમાં રામ મંદિર ને ત્યાં સ્થળ અભિત સ્થળ દાદા આજે પ્રતિષ્ઠિત આત્મા અને આત્માને અભેદતા લાવવા માટે કેમ બહુ પ્રયત્ન કરવો પડે આટલું અભેદતા આવી જતી હોય એવું છે ને અનંત અવતાર સુધી ખોટ ખાધી નફો એક અવતાર માં એકદમ પૂરો સિદ્ધ થાય અનંત અવતાર ની ખોટ વારવાની ક્યારે ખોટ વારવાની ખોટો ખા ખા કરેલી એક અવતાર વાવી આપડે વાવીએ પણ વળે નઈ ને હું તો વારતો વારતો આવેલો એટલે આપડે બધું